કોઈનું પાપ સાંભળવું નહીં કોઈ પાપ કરતો હોય ત્યારે આંખ બંધ કરી લેજો જોશો નહીં કોઈ પાપ કરે તમે તે જુઓ એ પાપ થોડુંક તમારા માથે આવશે ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે પ્રભુએ કહ્યું છે આપણે પાપ તો કર્યું નથી પણ પાપ જોયું છે તેની આ સજા અંધેર નહીં હૈ દેર હૈ આપે જોયું છે ભીષ્મ પિતામહને યાદ આવતું નથી કે મેં પાપ ક્યારે જોયું કે મને કંઈ યાદ આવતું નથી મેં પાપ ક્યારે જોયું કે દાદા તમે ભૂલી ગયા છો પણ બધાનું હું યાદ રાખું આપે પાપ જોયું છે દુશાસન દ્રૌપદીને સભામાં લઈ આવ્યો ત્યારે આપ તે સભામાં બેઠા હતા એક મહાન પતિ હતા આર્ય કરનારી તમારા ઘરની પુત્ર વધુ દુર્યોધન અને દુશાસન તો મૂર્ખા હતા એ ગમે તેમ બકે છે દાદા તે દિવસે હું સભામાં આવ્યો કેટલા દ્રૌપદીને દ્વારકાનાથના દર્શન થયા બધા માટે દ્વારકાનાથ દોડ કરાવ્યા કે દુશાસન સાડી ખેંચે છે માલિક સુંદર સુંદર સાડીઓ દ્રૌપદીને પહેરાવે ભગવાન ઢાકે એવી કોઈના રોપણ છે તે દિવસે સભામાં આવ્યો હતો એટલા દ્રૌપદીને શ્રી કૃષ્ણના દર્શન થયા ભીષ્મ દ્રોણ જેવા જ્ઞાની પુરુષો ત્યાં સભામાં બેઠા હતા કોઈને દર્શન થયા નહીં મને એ ખોટું લાગ્યું કે ભીષ્મ દ્રોણ જેવા જ્ઞાની પુરુષો આ સભામાં બેઠા છે દુર્યોધન દુશાસન પાપ કરે છે તે જુએ છે જે સભામાં પાપ થાય ત્યાં બેસવું નહીં જે બેસશે તે એના માથે થોડુંક પાપે જાય આપે પાપ કર્યું નથી એ વાત સાચી છે આપે પાપ જોયું છે તેની આ સજા છે પાપ જોનારને માર પડે છે પાપ સાંભળનારને સજા થાય છે આપે પાપ જોયું છે ભીષ્મ પિતામાનું સ્મરણ થયું છે ખરું બોલે છે માનવના ઘરમાં ભલે અન્યાય થાય પ્રભુના દરબારમાં અન્યાય નથી ભગવાન જે કંઈ કરે છે તે યોગ્ય જ હોય તમને ગમે કે ન ગમે પ્રભુમાં એવો વિશ્વાસ રાખે ઈશ્વર કોઈ દિવસ ખોટું કરી શકે જ નહીં માનવ ભલે ખોટું કરે મને સજા થઈ છે તે યોગ્ય મેં તે દિવસે પાપ કર્યું આ દુર્યોધનના ઘરનું ખાધેલું ને અને તેથી મારી બુદ્ધિ બગડી ગઈ તે દિવસે સભામાં બેસવાની કોઈ જરૂર નહોતી બે સ્વપિતામાં હાથ જોડો માલિકનો પ્રેમ નજર એમના ઉપર પડી વેદના શાંત થઈ પછી તો ભીષ્મ પિતામાં ધર્મરાજાને ઉપદેશ કરે છે સ્ત્રી ધર્મ રાજ ધર્મ આપદ ધર્મ મોક્ષ ધર્મની કથા સંભાળી મહાભારતના શાંતિ પર્વમાં અનુશાસન પર્વમાં એ પ્રસિદ્ધ છે ધર્મરાજાનો પ્રશ્ન છે સૌથી શ્રેષ્ઠ એવો ધર્મ કયો કો ધર્મ સર્વધર્માણામ ભવત પરમો મત કિંજપન મુક્ષ્યતે જંતુ જન્મ સંસાર બંધનાથ સર્વથી શ્રેષ્ઠ ધર્મ કયો ત્યારે વિષ્ણુ સહસ્ર નામનો ઉપદેશ કર્યો સુંદર સિંહાસનમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ વિરાજેલા છે અને તે નારાયણના દર્શન કરતા કરતા વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે એ જ પરમ છે પાઠ કરો ને ત્યારે તમારા ભગવાનના દર્શન કરતા કરતા પાઠ પાઠ કરો ત્યારે ભગવાનનું સ્મરણ થાય ભગવાન સાંભળે છે અહીંયા વિરાજેલા છે અર્થાનુસંધાન સાથે પાછળ કેટલાક પાંચસો વિષ્ણુ સહસ્રનામનો કરે છે પણ બહુ ઉતાવળ છે વિશ્વ વિષ્ણુ વહેતાળો ભૂત ભૂત ભૂત ભાવ કોઈ ભૂત એના પાછળ પડ્યું હોય જેમ દોડે તેમ દોડવાનું એવું નહીં શાંતિથી પાઠ નારાયણના દર્શન અને સ્મરણ કરતા કરતા પાઠ પાઠમાં બહુ આનંદ આવે વિષ્ણુ સહસ્રનામમાં બહુ શક્તિ છે વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે બ્રહ્મ જ્ઞાની પુરુષોને પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે મોટા મોટા જ્ઞાની સંતોના જીવનમાં સુખ દુઃખ માન અપમાનના પ્રસંગો આવે ત્યારે મહાપુરુષો મનને શાંત રાખીને સહન કરે પ્રારબ્ધ ભોગવવું જ પડશે પ્રારબ્ધનો નાશ જ્ઞાનથી થતો નથી પ્રારબ્ધનો નાશ ભોગથી થાય જ્ઞાની પુરુષોને પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે છે પ્રારબ્ધ કર્મણામ ભોગાદેવ ક્ષયા પ્રારબ્ધ એવું બળવાન હોય છે જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ બળવાન બ્રહ્મ જ્ઞાનથી પ્રારબ્ધનો નાશ થતો નથી પ્રારબ્ધનો નાશ પ્રભુના નામથી થાય મેં તત કઠિન કુઅંક ભાલ છે તીવ્ર ભક્તિથી સાધારણ ભક્તિથી નહીં તીવ્ર ભક્તિથી પ્રારબ્ધનો નાશ થાય નિરાતાએ કોઈના કપાળમાં લખ્યું છે કે પાંચ વર્ષ પછી બહુ મનવાળો છ મહિના આઠ મહિના પચારીમાં બહુ દુઃખી થશે એવું લખ્યું છે કોઈ વૈષ્ણવ બાર હજાર વિષ્ણુ સહસ્ર નામના શાંતિથી પાંચ કરે વિષ્ણુ સહસ્રનામમાં એવી શક્તિ છે રોગાર્તો મુચ્યતે રોગાત બધો મુચ્યેત બંધનાથ પ્રારબ્ધમાં લખ્યું છે કે છ મહિના બહુ દુઃખ ભોગવવાનું છે તો પ્રારબ્ધનો વિનાશ થશે જેને બાર હજાર વિષ્ણુ સહસ્ર નામનો બરાબર શાંતિથી પાઠ કર્યો એકાદ બે દિવસ થોડો તાવ આવશે છ મહિના જે દુઃખ ભોગવવાનું લખેલું અને તે એક બે દિવસમાં પ્રારબ્ધ ભોગવીને એનો વિનાશ થશે જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ બળવાન છે અને પ્રારબ્ધ કરતા પણ હરિનામ બળવાન હરિનામમાં પ્રારબ્ધનો વિનાશ કરવાની શક્તિ છે વિષ્ણુ સહસ્ર નામમાં બહુ શક્તિ છે આ કથા સાંભળ્યા પછી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવાનો નિયમ લેજો એક પાઠ જમતા પહેલા કરો અને એક પાઠ રાત્રે સૂતા પહેલા પથારીમાં બેસીને કરો રાત્રે પથારીમાં ભક્તિ કરવાની બહુ જરૂર છે પથારીમાં ભક્તિ ન કરે એને કામ મારે છે એ પાપ કરે છે પથારીમાં ખૂબ ભક્તિ કરજો વૈષ્ણવ તે છે જે ભગવાન સાથે સુઈ જાય એક પાઠ રાત્રે સૂતા પહેલા પથારીમાં બેસીને એક પાર જમતા પહેલા કરો બાર વર્ષે નિયમથી તમે વિષ્ણુ સહસ્રના પાઠ બરાબર કરશો ને તો બાર વર્ષ પછી એ સિદ્ધ થશે તમને થોડો અનુભવ થશે કેટલાક લોકો કરે છે બે ચાર વર્ષ કરે છે પછી જીવનમાં કોઈ સુખ દુઃખનો પ્રસંગ આવી જાય ને તો છોડે છે સંસારના સુખ ને દુઃખને બહુ મહત્વ આપવું નહીં સંસારના સુખ દુઃખ વાદળા જેવા હોય વાદળું આવે છે વાદળું જાય વાદળું જેમ કાયમ રહેતું નથી એના સંસારમાં સુખ કાયમ રહેતું નથી અને દુઃખ પણ કાયમ ટકતું નથી વાદળું આવે છે જાય છે ગમે તેવો સુખનો કે દુઃખનો પ્રસંગ આવે ભક્તિ છોડશો નહીં કેટલાક લોકો તો એવા આવે છે ઘરમાં લગ્ન હોય ને તો ઘરના ઠાકોર પણ બીજાના ઘેર મૂકી આવે હવે સાત આઠ દિવસ અમને કહેશે ફુરસદ મળશે તમે શાંતિથી સેવા સુખનો કે દુઃખનો પ્રસંગ આવે ભક્તિ છોડવી સંસારના સુખ દુઃખને બહુ મહત્વ આપવું નહીં સુખ મળે તો રાજી થશો નહીં કદાચ દુઃખનો પ્રસંગ આવે તો હૈયું બાળશો નહીં સુખ દુઃખ આવે છે જાય છે ગમે તેવો સુખનો કે દુઃખનો પ્રસંગ આવે તો એકની પૂજા તો કરવી જ પડે ખાસ કોઈ સગાનું મરણ થાય ને તો એ દિવસે પણ પેટની પૂજા તો કર્યા વિના છૂટકો જ નથી કેટલીક દોષીઓ બહુ હોશિયાર હોય લૌકિકમાં કોઈ ઠેકાણે જવું હોય ને તો ઘરમાં બરાબર ખાઈ પીને પછી થઈ જાય પછી આવતા ભૂલ થઈ જાય ને પછી અતિ દુઃખમાં પણ માનવ ભોજન ક્યાં છોડે છે ભગવાનની ભક્તિ છોડશો નહીં મારો નિયમ છે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કર્યા વિના મારે પાણી પીવું નથી ભક્તિના નિયમથી મનને જે બાંધી રાખે એ જ વૈષ્ણવ છે મનને પાપ કરવાની છૂટ આપશો નહીં મનને એકવાર પાપ કરવાની છૂટ આપશો મન ફરીથી માગશે પછી તો મનને પાપ કરવામાં મજા આવશે મનને ભક્તિના નિયમથી બાંધી રાખે એ જ વૈષ્ણવ છે નિયમ છે વિષ્ણુ સહસ્ર નામનો ઉપદેશ કરવો પછી તો ભીષ્મ પિતામાં દ્વારકા નાથના દર્શન અંદર કરે બહાર દર્શન કર્યા પછી એ સ્વરૂપના દર્શન અંદર આત્મ સ્વરૂપમાં જેને પરમાત્માના દર્શન થાય છે એને પછી કોઈ દિવસ પ્રભુનો વિયોગ થતો નથી જેને બહાર ભગવાન દેખાય પણ અંદર દેખાતા નથી એને ભગવાનનો વિયોગ થાય મંદિરમાં દર્શન કર્યા પછી મંદિરના બહાર એટલે પાંચ દસ મિનિટ બેસવાનું છે કેટલાક લોકો તો એવું સમજે છે કે મંદિરના ઉચ્ચો બેસીને થોડી વાતો કરવાની કેટલાક તો આખા ગામની વાતો જાણવા માટે જ મંદિરના ઓટલે જઈને બે મંદિરમાં દર્શન કર્યા પછી ઓટલે બેસવાનો અર્થ એ છે મંદિરમાં જે સ્વરૂપના મેં દર્શન કર્યા છે તે સ્વરૂપ મારા હૃદયમાં બરાબર આવ્યું છે આજે દર્શન કર્યા પછી આવતીકાલે દર્શન કરવા જાઓ ત્યાં સુધી આજનો શૃંગાર વસ્ત્ર આભૂષણ સાથે પ્રભુનું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરવાનું દર્શન તે કરે છે ભગવાનને હૃદયમાં રાખીને જે ઘેર લઈ જાય એ દર્શન કરે છે બહાર દર્શન કર્યા પછી એ સ્વરૂપને અંદર જોવાની ટેવ પાડો ભીષ્મ પિતામાં આત્મ સ્વરૂપમાં નારાયણના દર્શન કરે છે હવે આંખ બંધ કરી અંદર નારાયણના દર્શન કરે મૌન રાખ્યું છે બોલતા નથી પરમાત્માના દર્શનમાં એવા તન્મય થયા છે અંતકાળમાં ભીષ્મ પિતામાં પરમાત્માની સ્તુતિ કરે ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા भवतु सात्वतपुङ्गूमि स्वसुखमुपगते क्वचिदिहरतुम् प्रकृतिम् पेयुषियगभवप्रवाहः નાથ કૃપા કરો હું શરણે આવ્યો મારી બુદ્ધિ મારું મન તમને અર્પણ કરું હું તમારો છું આ ભીષ્મ સ્તુતિનો બહુ વિચાર કરતા એવું લાગે છે કે ભક્તિથી જ મરણ સુધરે જે જ્ઞાનના અભિમાનમાં ભગવાનની સેવા પૂજા છોડે છે જે ભક્તિને ગૌ સમજે છે એવા જ્ઞાની યોગીઓનું મરણ બગડે છે ભક્તિથી જ મરણ સુધરે એવી ટેવ પાડો જીવનમાં સુખ દુઃખનો ગમે તેવો પ્રસંગ આવે ભગવાન ભૂલાય તમને સુખ મળે તો એકલા સુખ ભોગવશો નહીં તમારા ભગવાનને સાથે રાખીને સુખ ભોગવજો તમારા ઘરે દુઃખ કોઈ દિવસ આવશે નહીં જે સુખમાં ભગવાનને સાથે રાખે છે એ દુઃખી થતો નથી જે એકલો સુખ ભોગવે છે જે સુખમાં ભગવાનને ભૂલી જાય છે એ બહુ દુઃખી થાય જીવનમાં સુખ મળે ત્યારે ભગવાનને સાથે રાખે ભગવાનનું સ્મરણ કરતા કરતા વિવેકથી સુખ ભોગવજો તમારા જે કોઈ દિવસ દુઃખનો પ્રસંગ આવશે જ નહીં તમારા જીવનમાં કદાચ દુઃખનો કોઈ પ્રસંગ આવે ગભરાશો નહીં દુઃખમાં ભગવાનને સાથે રાખે દુઃખમાં જે પ્રભુને સાથે રાખે છે એને ભગવાન એવી શક્તિ આપે છે કે દુઃખની અસર મન ઉપર બહુ થશે નહીં સુખમાં દુઃખમાં ભક્તિ છોડશો નહીં અંતકાળમાં અતિ દુઃખ થવાનું છે એ તો નક્કી છે રાજા હોય કે રંક હોય જ્ઞાની હોય કે મૂરખ હોય શ્રીમાન હોય કે ગરીબ હોય અંતકાળમાં અતિ દુઃખ છે જેનું વર્ણન થઈ શકે એમ નથી વધારે દુઃખમાં પણ જ્ઞાન ભૂલાય શરીરને તાવ આવે ને ત્યારે એવું લાગે છે મને તાવ આવે છે આત્માને તાવ આવતો નથી આત્મા નિર્વિકાર છે આનંદમય છે તાવ શરીરને આવે છે શરીરને તાવ આવે કે આત્મા એવું સમજે છે મને જ તાવ આવે સાધારણ દુઃખમાં પણ જ્ઞાન ભૂલાય છે અંતકાળમાં તો અતિ દુઃખ છે અને અતિ વૃક્ષમાં જીવ એવું સમજે છે આ શરીર તે જ હું છું શરીરથી આત્મા જુદો છે એ જ્ઞાન અતિ દુઃખમાં ટકતું નથી જીવ દેહાધ્યાસમાં આવે ભક્તિથી જ મરણ સુધરે છે એવી તેઓ પાડો સુખનો દુઃખનો કાને તેવો પ્રસંગ આવે ભગવાન ભૂલાય પ્રભુના નામનો જપતા ભક્તિથી જ મરણ સુધરે નાથ કૃપા કરો હું શરણે આવ્યો છું હું તમારો છું મારી બુદ્ધિ મન હું તમને અર્પણ કરું કોઈ પણ જીવ ભગવાનને કંઈક આપે છે ત્યારે ભગવાનને પણ લેતા સંકોચ થાય ભગવાન જાણે છે કે આ કંઈક વધારે માગશે એવું લાગે જીવનો એવો સ્વભાવ છે થોડુંક આપે છે ને વધારે માગે કેટલાક લોકો એવા હોય છે રોજ મંદિરમાં દર્શન કરવા જતા નથી પણ કોર્ટમાં જે દિવસે તારીખ હોય ને તે દિવસે ખાસ દર્શન કરવા જશે અને ભગવાનના અગિયાર રૂપિયા ભેટ પણ કરશે હે ભગવાન કૃપા કરો આજે તારીખ છે ધ્યાન રાખજો થોડું ધ્યાન રાખજો એટલે શું મારા માટે કોર્ટમાં આવજો ભગવાન કે છે વકીલને બસો પાંચસો તું આપે ત્યારે વકીલ તારા માટે કોર્ટમાં આવે મને તો તું અગિયારમાં સમજાવીને કોર્ટમાં લઈ જાય આ વિશ્વને કંઈક આપે છે ત્યારે ભગવાનને પણ લેતા સંકોચ થાય વિશ્વપિતામાં બોલ્યા છે મારે કંઈ માગવું નથી અને કોઈ સુખ ભોગવવાની જરા પણ ઈચ્છા નથી મને આ બુદ્ધિની મનની જરૂર નથી મારી નિષ્કામ બુદ્ધિ નિરપેક્ષ મન હું તમને અર્પણ કરું નાથ કૃપા કરો હું શરણે આવ્યો હું તમારો છું પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું દાદા તમે આજે એવું બોલો છો તમે મારા હતા તો અર્જુનને બાણ માર્યા તમે મારા હતા તો પાંડવ પક્ષમાં રહીને કૌરવો સાથે યુદ્ધ કરવું એ યોગ્ય હતું તમારી કૌરવોમાં બહુ મમતા તમે જાણતા હતા કે કૌરવોએ બહુ અન્યાય કર્યો છે છતાં આપણે કૌરવ પક્ષમાં રહીને પાંડવો સાથે યુદ્ધ કર્યું છે તમારી કૌરવોમાં મમતા હતી ભીષ્મ બોલ્યા છે કૌરવોમાં નહીં શ્રી પ્રીતિ હતી એવો વિચાર કર્યો મારે યુદ્ધ તો કરવું છે પણ શ્રી દર્શન કરતા કરતા યુદ્ધ કરવું આ તો અર્જુનને આજ્ઞા કરી મામ અનુસ્મર અને યુદ્ધ છે અર્જુન યુદ્ધ કરવાનું છે પણ મને ભૂલીશ નહીં મારું સ્મરણ કરતા કરતા યુદ્ધ કર આ તમારો ઉપદેશને યાદ રાખ્યો હતો એવો વિચાર કર્યો કે ભગવાનના દર્શન કરતા કરતા હું યુદ્ધ કરું પાંડવ પક્ષમાં રહીને હું કૌરવો સાથે યુદ્ધ કરું તો અર્જુનના રથમાં વિરાજેલા પાર્થ સારથી શ્રી કૃષ્ણના દર્શન મને બરાબર થશે નહીં હું તો તમારા દર્શન કરવા માટે કૌરવ પક્ષમાં જઈને ઉભો હતો કે અર્જુન રથમાં અંદાજેલા પાર્થ સારથી શ્રી કૃષ્ણના મને બરાબર દર્શન થાય પાર્થ સારથી શ્રી કૃષ્ણમાં ભીષ્મ પિતામહની પ્રીતિ છે અર્જુનના રથમાં એ સારથી રૂપે વિરાજતા હતા એક હાથમાં લગામ છે એક હાથમાં ચાબુક છે એક હાથ જ્ઞાન મુદ્રા વાળો છે અને એક હાથ અર્જુનના માથે પકડાયો પારિતા હતા સ્તોત્રવેત્રૈકપાણય જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ પાર્થ સારથી શ્રી મને સતત દર્શન થાય શ્રી કૃષ્ણમાં પ્રીતિ હતી કૌરવમાં મમતા નહોતી હું તો તમારા દર્શન કરવા માટે કૌરવ પક્ષમાં જઈને ઉભો હતો આપે બહુ કૃપા કરી મારી કીર્તિ બહુ વધારી લોકો એવી વાતો કરે છે કે ભીષ્મની પ્રતિજ્ઞા સાચી થઈ શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા ખોટી થઈ આ જીવ જયારે સર્વ પ્રકારનો અભિમાન છોડીને પ્રભુને શરણે આવે છે ત્યારે ભગવાન કોઈ કોઈ વખત આ જીવને પોતાના કરતા મોટો બનાવી દે મારી હારની તારી જીવ ભગવાનને કોઈ હરાવી શકે નહીં ભૂસ્વપ્ની પ્રતિજ્ઞા સાચી થઈ સ્વનિગમોપાય મત પ્રતિજ્ઞા આપે મારી કીર્તિ બહુ વધારી નાથ મરણ મંગલમય થાય એવી દયા કરો હવે તો પ્રભુએ કૃપા કરી છે કે ભીષ્મ પિતામહને ચારે બાજુ નારાયણ જ દેખાય અંદર નારાયણ બહાર નારાયણ જમણી બાજુમાં નારાયણ ડાબી બાજુમાં નારાયણ વ્યક્તિ છેલ્લી કક્ષામાં પહોંચ્યા પછી જગત રહેતું જ નથી ભગવાન જ બાકી રહે સાધારણ ભક્તિ હોય ત્યારે ભક્ત ભક્તિ અને ભગવાન આ ત્રણ હોય છે પણ ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભક્તિ ભક્ત અને ભગવાન આ ત્રણ મતીને એક થઈ જાય કઢાર પ્રતિદૃશ નિવનંકધારકમેકમ समधिगतोऽस्मि ભક્તિ ભેદનો વિનાશ કરે છે વેદાંતના ગ્રંથમાં ભેદનો નિષેધ કર્યો છે અને ભક્તિશાસ્ત્રમાં ભેદનો વિનાશ કરવાની પ્રક્રિયા બતાવી વેદાંત એમ કે છે એક જ ઈશ્વર તત્વ સત્ય છે અને તે ઈશ્વરના આધારે માયાથી ચિત્ર વિચિત્ર સંસાર વાસે છે એક જ ભગવાન સત્ય વેદાંત ભેદનો નિષેધ કરે છે અને તેથી વેદાંતના ગ્રંથોમાં નેચી નેચી ભાષા આવે બ્રહ્મનું વર્ણન કરે છે એક જ બ્રહ્મ સત્ય છે અને તે બ્રહ્મ તત્વના આધારે માયાથી ચિત્ર વિચિત્ર સંસાર ભાષે છે જ્ઞાન ભેદનો નિષેધ કરે છે અને ભક્તિ ભેદનો વિનાશ કરે બેનું લક્ષ્ય તો એક જ છે થોડો માર્ગ જુદો છે અને ભીષ્મ પિતામાને અંદર બહાર નારાયણના દર્શન થાય છે હું દર્શન કરું છું એ પણ યાદ આવતું નથી એ કેવલ ભગવાન જ બાકી છે ભીષ્મ પિતામાં દર્શન કરતા કરતા દ્વારકા ભગવાનના ચરણમાં લીન થયા છે તે સમયે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી દેવોએ જય જયકાર કર્યો છે ધર્મરાજાને આનંદ થયો દાદાજીને સદગતિ મળી ગંગા કિનારે દ્વારકાનાથના દર્શન કરતા કરતા ભગવાનના ચરણમાં લીન થયા દાદાજી અમને છોડીને ગયા એનું થોડું દુઃખ થયું કોઈને સદગતિ મળી ભગવાનના ચરણમાં લીન થયા છે ત્યારે દેવો જય જયકાર કરે પરમાનંદ થયો શ્રાદ્ધાદિક કરવામાં આવ્યો છે ધર્મરાજ્યની સ્થાપના કરી છે અમારે શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે રથમાં વિરાજેલા દ્વારકાનાથને હસ્તિનાપુરની પ્રજા પુષ્પથી વધારે રથમાં વિરાજેલા ચતુર્ભુજ નારાયણના દર્શન કરે છે હસ્તિનાપુરની પ્રજા તો વાતો કરે છે સવૈકિલાયમ પુરુષ પુરાતનો वल्क आसीदविशेष आत्मन् अग्रे गुणेभ्यो जगदात्मनीश्वरे નિંદિતાત્મનિષિસુપ્તશક્તિષુ અમે ધર્મરાજાના રાજ્યમાં રહીએ તેથી અમને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય સ્ત્રીઓ પુષ્પથી ભગવાનને વધાવે છે અને વાતો કરે છે અને સખી તું જાણે છે કોણ થાય પ્રલયકાળમાં સર્વને પેટમાં રાખીને શેષ શૈયામાં શયન કરનાર આદિ નારાયણ પરમાત્મા તે છે પ્રલયકાળમાં સર્વને ભગવાન પેટમાં રાખે વેદોમાં વર્ણન આવે છે નાસદાસીન નો સદાસીન તદાની નાસી વ્રજોનો વ્યોમા પર્વયત કિમાવરી વક્તુહતસ્ય શરમન્ન સર્વનો લય થાય સર્વને પેટમાં રાખીને પરમાત્મા શેષ શૈયામાં શયન કરે અનુવાદી પ્રત્યક્ષ દર્શન થાય અને ભાગશાળી પ્રલયકાળમાં આ જીવ માયાના અંધકારમાં સંતાયેલો સૃષ્ટિનો જ્યારે આરંભ થાય છે ત્યારે ભગવાન એક એક જીવને શોધીને બહાર કાઢે એના કર્મ પ્રમાણે જન્મ આપે છે સૃષ્ટિના આરંભમાં માયાના અંધકારમાં સંતાયેલા જીવને ઈશ્વર શોધવા જાય અને આ સંસારની રચના કર્યા પછી ભગવાન આ જગતમાં સંતાઈ જાય છે અને જીવને કહે છે એકવાર તું સંતાયો હતો ત્યારે હું તને શોધવા આવેલો હવે હું સંતાઈ જઉં છું તું મને શોધવા આવજે પરમાત્મા જગતમાં છે પણ સંતાયેલા છે તત પદંત પરિમાર્જિતવ્યમ જગતમાં સંતાયેલા ભગવાનને શોધવાનો પ્રયત્ન કરો આ સંતા કુકડીની રમત છે જીવ ઈશ્વરની અનાધિકારની આ રમત છે ગોકુળમાં વિરાજતા હતા ત્યારે બાળકો સાથે સંતા કુકડીની રમત રમે બાળકો સંતાઈ જાય ત્યારે બાળકૃષ્ણ એક એકને શોધવા જાય કોઈ વખત શ્રી સંતાઈ જાય છે ત્યારે બાળકો દાદાને શોધવા આવે છે આ જીવ ઈશ્વરની રમત છે પ્રણયકાળમાં જીવ સંતાઈ જાય છે ત્યારે ઈશ્વર એને શોધવા જાય સંસારની રચના થયા પછી જગતમાં ભગવાન સંતાઈ જાય અને જીવને તેથી હવે તું મને શોધવા આવજો ભગવાન છે પણ આ જગતમાં સંતાયેલા જગતમાં સંતાયેલા ભગવાનને શોધવાનો પ્રયત્ન કરો અરે સખીલા તો આજ નારાયણ પરમાત્મા છે અનેક દેશોને પવિત્ર કરતા કરતા શ્રી કૃષ્ણ દ્વારકામાં પધાર્યા ઘણા દિવસો પછી દ્વારકામાં પધારે છે તે બધાને દર્શનની મિલનની બહુ આતુરતા પ્રભુએ તો એવી લીલા કરી છે એક જ સમયે સર્વને મળ્યા બધાને એવું થયું કે મારા ઉપર એમનો બહુ પ્રેમ પહેલા મને જ મળ્યા મારી સાથે વાતો કરી એક જ સમયે શ્રીકૃષ્ણ સર્વને મળ્યા શ્રીકૃષ્ણ મહાયોગી છે શ્રી મહાભોગી છે યોગ અને ભોગ બંને વિરુદ્ધ છે ભોગી યોગી થઈ શકે નહીં ભોગી યોગાભ્યાસ કરવા જાય રોગી થઈ જશે યોગી ભોગી થવા જાય તો એનું પતન થશે યોગ અને ભોગ બંને વિરુદ્ધ છે અને તે વિરુદ્ધ શ્રી ધર્મ શ્રી કૃષ્ણમાં પરિપૂર્ણ દેખાય શ્રી મહાયોગી છે અને શ્રી મહાભોગી પણ દ્વારકામાં દ્વારકાના સર્વોચ્ચ છપ્પન ભોગ આરોપતા તમે બેટ દ્વારકામાં ગયા છો બેટ દ્વારકામાં તો ભોગની ગણતરી જ નથી હોતી સત્યભામાજી લાવે જાંબવતીજી લાવે રૂકમણીજી લાવે રાધાજી લાવે વૈષ્ણવ લાવે જે લાવે તે બધું આરોગ્ય ભગવાન બધી લીલા કરે છે પણ એક લીલા ભગવાન કરી શકતા નથી મહાભારતમાં ભગવાનની એક એક લીલાનું વર્ણન છે માખણની ચોરી કરે જેવું વર્ણન કર્યું પછી લીલામાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કરે હું વધારે તો શું સત્યભામાના પિતા સત્રાજીતનું જયારે મરણ થયું ત્યારે પ્રભુએ થોડું રડવાનું પણ નાટક કર્યું પ્રભુએ વિચાર કર્યો આજે હું થોડું પણ ન રડું ને તો આ સત્યમામા મને રોજ સમાવશે મારા પિતાજીનું મરણ થયું પણ એમના આંખમાંથી બે આંસુ પણ આવ્યા નહીં વ્યવહાર બહુ કઠણ છે ભક્તિમાં ભૂલ થાય તો ભગવાન ક્ષમા આપે છે પણ વ્યવહારમાં ભૂલ થાય તો લોકો ક્ષમા આપતા નથી સજા કરે છે ભગવાનને બધું આવડે છે તે ઘાટો પાણીને રડતા આવડે સતાજીતનું મરણ થયું ત્યારે સત્યભામાજીને રાજી કરવા માટે રડવાનું પણ નાટક કર્યું સસેરી હતા ને તે મારા માથે છત્ર હતું હા મારા સસરાજી ગયા રડવા લાગ્યા સત્યભામાને ચૂપ છે ભગવાન બધી લીલા કરે છે એક લીલા કરી શકતા નહીં છપ્પન ભોગ આરોગવાથી ભગવાનનું આજીરણ થયું છે તાવ આવ્યો છે એવી લીલા પ્રભુએ કોઈ દિવસ કરી નથી રોજ છપ્પન ભોગ આવે તમે બે ત્રણ દિવસ છપ્પન ભોગનો પ્રસાદ લો ને તો તમારી શું દશા થશે અચ્યુતન કહેશે એમ કહેશે બીજું શું થવાનું દ્વારકાનાથ રોજ છપ્પન ભોગ આરો કોઈ દિવસ અધિરણ થયું નથી કોઈ દિવસ એમને તાવ આવ્યો નથી એ રાજાધિરાજ છે એ મહાયોગીરાજ છે એ મહાભોગી છે અને મહાયોગી પણ છે યોગીને રોગ થાય જ નહીં ભગવાનને કોઈ દિવસ તાવ આવ્યો નથી કોઈ દિવસ અજીરણ થયું નથી યોગ અને ભોગ શ્રી કૃષ્ણમાં પરિપૂર્ણ દેખાય છે અને તેથી સિદ્ધ થાય છે શ્રી કૃષ્ણ દેવ નથી સર્વ દેવોના દેવ પરમાત્મા છે પરમાનંદ થયો બધા રાજી થયા છે શ્રી કૃષ્ણ દ્વારકામાં પધારે છે તે કથા અગિયારમા અધ્યાયમાં વર્ણન કર્યું બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે તેરમા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રને સદગતિ મળી છે તેનું વર્ણન છે ચૌદમો અને પંદરમો આ બે અધ્યાયોમાં પાંડવો પ્રભુના ધામમાં જાય છે તેની કથા છે સોળમાધ્યાયથી પરીક્ષિતના ચરિત્રનો આરંભ થાય છે એવો કથાનો ક્રમ છે શ્રી દ્વારકામાં પધાર્યા પછી આ બાજુ પવિત્ર સમયે ઉત્તરાદિએ બાળકને જન્મ આપ્યો આ બાળક ચારે બાજુ જુએ કોઈ પણ આવે ને તો એને બારીકાઈથી નિહાળે આ બાળકને યાદ આવે માના પેટમાં હું તો ત્યારે ચાર હાથવાળો એક તેજસ્વી પુરુષને જોયો હતો એ ક્યાં છે કોઈ પણ આવે ત્યારે બાળકાઈથી નિહાળે છે સર્વમાં શ્રી કૃષ્ણને શોધે છે પરિતા ઈક્ષતે પરીક્ષિત એવું નામ રાખ્યું છે બ્રાહ્મણોએ બધું ભવિષ્ય સંભળાવ્યું છે ધીરે ધીરે પરીક્ષિત મોટા થયા તેરમા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રને સદગતિ મળે છે તે કથા છે નિદુરસ્તીર્થયાત્રાયામ મૈત્રેયાદાત્મનો ગતિ જ્ઞાત્વાદાધાસ્તિ ન પુરમ તયા વાક્તવેત્સકા નિગુરુજી યાત્રા કરતા કરતા હસ્તિનાપુરમાં આવ્યા છે વિદુરજીએ સામયો કે કૌરવોનો વિનાશ થયો હસ્તિનાપુરની ગાદીમાં ધર્મરાજ વિરાજેલા વિદુરજી ઘર છોડીને યાત્રા કરવા ગયા ધૃતરાષ્ટ્રે વિદુરજીનું બહુ અપમાન કર્યું તેથી ઘર છોડીને યાત્રા કરવા માટે ગયેલા પણ વિદુરજીને ધૃતરાષ્ટ્રની લાગણી છે ગમે તે હોય પણ મારો ભય છે ઘરમાં એનું મરણ થાય ને તો એની દુર્ગતિ થશે સો છોકરાઓ મરી ગયા પણ હજુ ઘર છોડતો નથી તો જાત્રા કરતા કરતા વિદુરજી ઘેર આવ્યા બધાને આનંદ થયો છે મધ્યરાત્રિના સમયે વિદુરજી ધૃતરાષ્ટ્રને આવ્યો અને ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો છે સો છોકરાઓ મરી ગયા આજે તને ઘર છોડવાની ઈચ્છા થતી નથી અને યાદ છે ને ભીમને ઝેરના લાડુ તે ખવડાવ્યા અને તે ભીમના ઝેર ખાંડના લાડુ ખાતા તને શરમ આવતી નથી ધિકાર છે તને તારા મુખમાં મૃત્યુની છાયા દેખાય આ ઘરમાં તું મરીશ તો યાદ રાખજે આ ઘરમાં તારે ફરીથી જન્મ લેવો પડશે આ ઘરમાં પાછું આવવું છે તારું મરણ બગડશે તારા મુખમાં મૃત્યુની છાયા દેખાય ધૃતરાષ્ટ્રે કહ્યું છે હું સમજુ છું મને ખરાબ સ્વપ્ન બહુ દેખાય પણ હું આંધળો છું ક્યાં જવું કે હું તને લઈ જઉં વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવી મધ્યરાત્રિના સમયે ગંગા કિનારે લઈ ગયા છે હરદ્વાર પાસે સપ્તસ્રોત નામનું તીર્થ છે અને તે સપ્તસ્રોત તીર્થમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને લઈ આવ્યા હિમાલયમાંથી ગંગાજી નીકળે છે રસ્તામાં સાત ઋષિઓ બેઠા હતા અને તે ઋષિઓને ખબર પડી કે સાતે ઋષિઓ ઉઠીને ઊભા થયા હાથ જોડીને શ્રી ગંગા માની સ્તુતિ કરે છે કે માં મારા આશ્રમમાં પધાર ગંગાજીએ સાત ધારાઓ પ્રગટ કરી એક એક ઋષિના આશ્રમમાંથી એક એક ગંગાજીની ધારા જાય ગરમીના દિવસોમાં ગંગાજીની અલગ અલગ ધારાઓ આજે પણ દેખાય છે સાત ઋષિઓના માટે સાત ધારાઓ પ્રગટ કરી તેથી એ તીર્થની સપ્તસ્રોત તીર્થ કે છે આ સાતે ધારાઓ પછી બ્રહ્મકુંડમાં ભેગી થાય બ્રહ્મકુંડમાં સ્નાનનો વિશેષ મહિમા છે ગંગાજીની સાત ધારાઓ થઈ તેથી એને સંતો સપ્તસ્રોત તીર્થ કહે છે વિદુરજી ધૃતરાષ્ટ્રને ત્યાં લઈ ગયા છે વિદુરજીનો સત્સંગ થયો તે ધૃતરાષ્ટ્ર પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યું આ બાજુ ધર્મરાજાનો નિયમ હતો કાકા કાકીને વંદન કરે આજે કાકા દેખાતા નથી કાકી દેખાતા નથી એમનામાં શું છોકરાઓ માયા તેથી તે આત્મહત્યા કરવા તો ગયા નથી મારા કાકાનો પત્તો ન લાગે ત્યાં સુધી મારે પાણી પીવું નથી નર્મળા જાય એવો નિશ્ચય કર્યો છે ભગવાનના રાડીલા ભક્તો જ્યારે બહુ દુઃખી થાય છે ત્યારે પરમાત્માની પ્રેરણાથી વગર આમંત્રણે સંતો ત્યાં કદાવે છે નારદજી આવ્યા છે નારદજી ધર્મરાજાને સમજાવે કાકાની સેવા બહુ કરી તમારી ફરજ બજાવી છે પણ કાકામાં તમારે બહુ મમતા રાખો ને તો કાકાનું મરણ બગડ તમારું પણ મરણ બગડ તમારી ફરજ બજાવો કોઈ સ્ત્રીને કે પુરુષને માનશો નહીં મારો છે ભગવાન મારા છે ભગવાન મારા છે એ ભાવમાં રહીને તમારી ફરજ બજાવો જે માનવને તમે સમજો છો એ મારો છે એક દિવસે તમને છોડીને જશે અથવા તમે એને છોડીને જશો માનવને મારો સમજે એને માર પડે છે એ દુઃખી થાય છે ભગવાન મારા છે ભગવાન મારા પ્રભુમાં મમતા ભગવાનમાં મમતા રાખીને તમારી ફરજ બજાવો આશ્વરી કાકાની બહુ સેવા કરી છે પણ તમે કાકામાં મમતા રાખો તો કાકાનું મરણ બગડશે એ ગંગા કિનારે સપ્તસ્રો તીર્થમાં બેઠા છે વિરુજીનો એમને સત્સંગ થયો છે કાકાની ચિંતા ન કરો હવે તમે તમારી ચિંતા કરો પચાસ પંચાવન થાય ને ત્યાં સુધી કુટુંબની કાળજી રાખે એ કંઈ બહુ ખોટું નથી પંચાવન થયા પછી બહુ સાવધાન થઈને ભક્તિ કરો પંચાવન થાય ને ત્યારે છોકરાઓને ઘર સોંપી દે અને છોકરાઓ ભગવાનને સોંપી દે ભગવાનને કહી દો કે આ છોકરાઓ મારા નથી તમારા છે તમને યોગ લાગે છે હું કરું પંચાવન પછી તો છોકરાઓની પણ મમતા છોડી દેવી પંચાવન થાય ને તો સરકાર પણ એમ કહે છે હવે તમે નોકરી કરવા લાયક નથી હવે તમે પેન્શન લો એટલે તો પેન્શન થયા પછી પણ બીજી નોકરી શોધી કાઢે પંચાવન પછી ભગવાનની જ નોકરી કરે પંચાવન પછીનું જીવન સાવધાન થઈને જે ભક્તિ કરે છે એનું મરણ સુધરે છે પચાસ પંચાવન થાય ને કે છોકરો પરણે છે બહુ ઘરમાં આવે ને કે સમજવું કે મારે વનમાં જઈને રહેવું જોઈએ મારો વાન પ્રસ્થાશ્રમ શરૂ થયો ઘરમાં વિવેક છે ભલે કદાચ તમે વનમાં ન જાઓ ઘરમાં સાવધાન થઈને રહેજો મારું ઘર ભગવાનના ચરણમાં છે પંચાવન પછી સાવધાન થઈને સતત ભક્તિ કરો કેટલીક દોષીઓ તો એવી હોય છે વહુ ઘરમાં આવે પણ હું ચાવીનો ઝુમકો આપતી જ નથી પાસે પાસે જ રાખે તો વહુને એમ થાય છે કે આ હવે જલ્દી કંઈક થઈ જાય તો એ મારા હાથમાં બધું આવી જાય આવું ન થાય પંચાવન પછી બહુ સાવધ રહેવું મારું જીવન હવે ભગવાનના માટે કુટુંબની મમતા છોડો બધું ભગવાનને અર્પણ કરવા છોકરાઓ મારા નથી તમારા છે કેટલાક તો મૃત્યુની પથારીમાં પડે ને તો પણ અમને કુટુંબની બહુ ચિંતા થાય છે આ દીકરીનું શું થશે એના ભાણાભાઈનું શું થશે અરે મર્યા પછી તારું શું થવાનું છે તું તારો વિચાર થોડો કર ને મર્યા પછી હું ક્યાં જઈશ પંચાવન પછીનું જીવન બહુ સાવધાન થઈને ભક્તિ કરે એનું મરણ સુધરે નારદજી ધર્મરાજાને સમજાવે છે તમારી ફરજ બજાવી છે હવે મમતા છોડો ભગવાનમાં મમતા રાખો ભગવાન મારા છે અહીં છ મહિના બાકી છે છ મહિના પછી તો તમારે પણ જવાનું છે છ મહિના પછી કદીપનો આરંભ થશે પ્રભુ સ્વધામમાં પધાર્યા એવી ખબર પડે તો આ જગતમાં રહેશો નહીં તમે હિમાલયમાં પ્રયાણ કરો હવે છ મહિના બાકી છે નારદજી ધર્મ રાજાને સાવધાન કરીને ગયા છે છ મહિના થયા પછી ધર્મરાજાને મૃત્યુના બધા લક્ષણ દેખાયા અપશુકન બહુ થયા છે ધર્મરાજા ભીમસેન સાથે વાતો કરે છે હવે સમય સારો નથી મારા રાજ્યમાં કલીનો પ્રવેશ થયો છે એવું લાગે છે લોકો જુઠ્ઠું બહુ બોલે છે સ્ત્રીઓ સ્વતંત્ર થઈને બહુ ફરે છે આ લક્ષણ સારું નથી હવે કલયુગની છાયા દેખાય મારા રાજ્યમાં આજ સુધી ચોરીઓ થતી નહોતી હવે ચોરીઓ બહુ થાય નારદજીએ કહ્યું હતું કે સમય હવે આવ્યો છે એવું લાગે તારું ભાઈ અર્જુન દ્વારકામાં ગયો છે ત્યાં હજુ આવતો નથી અર્જુન આવી જાય ને તો મારે હિમાલયમાં હવે પ્રયાણ કરવું ભીમસેન સાથે ધર્મરાજ વાતો કરતા હતા અને તે સમયે દ્વારકાથી અર્જુન આવ્યા નર્મરાજાને વંદન કરે છે નર્મરાજાએ આશીર્વાદ આપ્યા છે અર્જુનના મુખને તાકીને જુએ છે જ્યાં પણ તેજ દેખાતું નથી કે ભાઈ તારું તેજ ક્યાં ગયું તારું કોઈએ બહુ અપમાન કર્યું કે શું અતિ અપમાન થાય તો મુખમાં તેજ રહેતું નથી આને આવેલા ભિકારીને આપ્યા વિના તે ભોજન તો કર્યું નથી ને ગૃહસ્થનો ધર્મ છે બાર વાગે આમને જે કોઈ આવે એને પ્રભુનું સ્વરૂપ સમજીને થોડું પણ કંઈક આપે કયા વેશમાં કોણ આવે છે એની ખબર પડતી નથી મોટા મોટા સાધુઓ મહાત્માઓ ભિકારીના વેશમાં ફરે છે ગ્રહસ્થનો ધર્મ છે આને આવેલા ભિકારીને આપ્યા વિના જે ભોજન કરે છે એના મુખમાં તેજ રહેતું નથી ન દત્તમ ઉત્તમ અર્થિભ્ય આશયાય પ્રતિશ્રુતમ તે કોઈ સ્ત્રીનું ચિંતન તો કર્યું નથી ને પુરુષ પર સ્ત્રીનું ચિંતન કરે સ્ત્રી પર પુરુષનું ચિંતન કરે એ વ્યભિચાર જેવું જ પાપ છે મનથી કરેલા પાપની પણ સજા થાય છે તે કોઈ સ્ત્રીનું ચિંતન તો કર્યું નથી ને તારા મુખમાં તે જ કેમ દેખાતું નથી મારા મારો ભાઈ અર્જુન કોઈ દિવસ આવું પાપ નહીં કરે મારો ભાઈ વીર છે વીર તેને કે છે જે એકાંતમાં કામને મારે છે જે કામનો માર ખાય ને એ દુબળો હોય